ધર્મ દીકરો છે અને ધરતી માં છે ધરતી માં ધર્મના માટે અન્ન આપે છે વાછડો હોય ને તો જ ગાય દૂધ આપે છે ગાયમાં દૂધ છે પણ વાછડો ન હોય તો ગાય વધુ દૂધ પી જાય છે જરાય આપે વાછડાના માટે ગાય દૂધ આપે છે ધર્મના માટે ધરતી અન્ન ઉત્પન્ન ભારતમાં દુકાળ આવે વેદોમાં એવું વર્ણન છે ભારત ભૂમિ સ્વર્ગ કરતા પણ શ્રેષ્ઠ છે આ સુવર્ણ ભૂમિ છે આ ભૂમિમાં હીરા માણેક અને સોનું ભર્યું છે ઘૃતસ્ય ધારા અભિચાકશી ભારતમાં ઘી દૂધ ની નદીઓ વેતી હતી હવે તો દૂધ બાટલીમાં આવવા લાગ્યો છે થોડા વર્ષો પછી લોક ઘી શામાં લાવશે કઈ ખબર પડતી નથી લોકો ધર્મને ભૂલ્યા પુસ્તકો વાંચીને બ્રહ્મ જ્ઞાનની વાતો કરે છે ધર્મ પાળતા નથી કેટલાક લોકો જગતને બતાવવા માટે થોડી સેવા પૂજા કરે છે ભક્તિનું નાટક કરે છે ધર્મ પાળતા નથી ધર્મ વિના જ્ઞાન ટકતું નથી ધર્મ વિના ભક્તિ સફળ થતી નથી ભગવાન ને ધર્મ બહુ પ્રિય છે પરમાત્મા ધર્મ ના માટે જગતમાં આવે છે રામો વિગ્રહવાન ધર્મ કૃષ્ણો ધર્મ સનાતના ભગવાન ને ધર્મ અતિશય લોકો મોટી મોટી વાતો કરે છે ચોટલી રાખવાની પણ એમને ઈચ્છા થતી નથી ચોટલી રાખતા નથી બીજા ધર્મના લોકો કોઈ દાઢી રાખે છે કોઈ વાળ રાખે છે થોડી નાની ચોટલી રાખે તો શું વાંધો છે મન એટલું બધું બગડ્યું છે માનો વાતો મોટી મોટી કરે છે મન બહુ બગડતું જાય છે ધર્મમાં શ્રદ્ધા નથી કપાળમાં તિલક કરતા કેટલાક ને શરમ આવે છે શાસ્ત્રોમાં એવું લખ્યું છે જેના કપાળમાં તિલક નથી તેનું મોડું જોતા અપશકુન થાય છે ભસ્મ છે ચંદન છે કંકુ છે તિલક કરવું જ જોઈએ ગળામાં તુલસીની માળા ધારણ આપણા ધર્મનું એ ચિહ્ન છે ગળામાં રુદ્રાક્ષની માળા ધારણ આપણો ધર્મ ભૂલશો નહીં આપણો ધર્મ છોડશો નહીં લોકો હવે ધર્મ પાળતા નથી અને તેથી ધરતી માં અન્ન રસને કરી જાય છે ભારતમાં દુકાળ આવે જ નહીં લોકો ભગવાનને ભોગ ધર્યા વિના ખાય છે એ ધરતી માને બહુ ખોટું લાગે છે ભગવાનને અર્પણ કર્યા વિના ખાવું નથી પૃથ્વીના પતિ પરમાત્મા છે ભગવાનને ભોગ ધર્યા વિના કોઈ ખાય તો ધરતી માને બહુ ખોટું લાગે છે મારા પતિને હું અપમાન કરે છે રસોઈ ભગવાનના માટે પવિત્રતાથી પ્રેમથી રસોઈ આજકાલની આ માતાઓને રસોઈ કરવાનો કંટાળો બહુ આવે છે બહાર બહુ રખડે છે કેટલીક માતાઓ તો એવું સમજે છે મંદિરમાં જઈને કામ કરીએ એ જ ભક્તિ કહેવાય ઘરનું કામ કરીએ ભક્તિ નથી વ્યવહાર છે એવું નથી તમારા ઘરના માલિક ભગવાન છે ઘરનું કામ ભગવાનના માટે કરવું રસોઈ જે ભગવાનના માટે કરે ભગવાન એવું માને છે મારી ભક્તિ કરે ઘરના લોકો જમવાના છે એવું સમજીને રસોઈ કરે એ વ્યવહાર છે મારા ભગવાન આરોગવાના છે પ્રભુના માટે કરું રસોઈમાં બે ચાર કલાકનો જે સમય જાય ને ભગવાન માનસે મારી ભક્તિ કરે છે તમારા બાળકોને બજારનું ખવડાવશો ઘરમાં પવિત્રતાથી બનાવીને ઘરનું અન્ન ખવડાવ આ માતાઓને ઘરમાં રસોઈ કરવાનો કંટાળો આવે એટલે બજારમાંથી ભૂસુમ ગાંઠિયા મંગાવે છે છોકરાઓને ખવડાવી દે જે બજારના ગાંઠિયા ખાય તો છોકરાઓ એક નંબરના ગઠિયા થઈ જાય જ્યાં લગ્ન થયું કે માતા પિતા સાથે રહેવું ગમતું નથી માતા પિતાથી જુદા થઈ જાય છે એ તો બજારનું ભૂસું ખવડાવ્યું તેથી એના મગજમાં ભૂસું ભરાય બજારનું ખાશો નહીં તમારા છોકરાઓને ખવડાવશો ઘરમાં પવિત્રતાથી મનાવો બજારની વસ્તુ તમને સ્વચ્છ ભલે દેખાય શુદ્ધ નથી બજારની વસ્તુ ઉપર અનેકની નજર પડે છે માનવ આંખથી બહુ પાપ કરે છે માનવની આંખ બગડેલી હોય છે બજારની વસ્તુમાં દૃષ્ટિ દોષ આવે છે બજારનું ખાવું નહીં ભાગવતની કથા સાંભળો છો એ છ મહિના બજારનું ખાવાનું છોડી દેજો ભાગવતમાં વિશ્વાસ રાખજો ઘરમાં પવિત્રતાથી રસોઈ કરી પવિત્ર અન્નનું સેવન કરો છ મહિના પછી તમારી બુદ્ધિ ધીરે ધીરે સુધારવા લાગશે બજારનું ખાવું ઘરમાં પવિત્રતાથી રસોઈ કરે ભગવાનને ભોગ ધરે જે ઘરમાં ભગવાનને ભોગ ધરાય છે રસોઈ તો ભગવાનના માટે કરવાની છે આજકાલ કેટલીક માતાઓ તો રસોઈ કરતા કરતા પણ ચાખીને જુએ છે મીઠું ઓછું પડ્યું છે કે વધારે એમને બહુ પાપ લાગે ભગવાન ને ભોગ ધર્યા વિના ખાવું તમારા ઘરમાં લક્ષ્મીજી અન્નપૂર્ણાજી અખંડ વિલાસ જે ઘરમાં ભગવાનને ભોગ ધરાય છે એ ઘરમાં લક્ષ્મીજી વિરાજે છે અન્નપૂર્ણાજી વિરાજે છે લોકો ભગવાનને ભોગ ધર્યા વિના ખાય છે અને તેથી આ ભોગવારી થઈ છે ધરતીમાં અન્નરસને ગળી ગઈ છે આ ભોગવારી ક્યારથી થઈ છે લોકો ટેબલ ખુરશી ઉપર બેસીને ખાવા લાગ્યા ત્યારથી થઈ જ્યાં સુધી લોકો પાટલા ઉપર બેસીને આસનમાં બેસીને ખાતા હતા ત્યાં સુધી આવી મોંઘવારી નહોતી પરદેશની નકલ બહુ કરે પરદેશનું અનુકરણ કરવા લાગ્યું આપણો ભારત દેશ ધર્મ પ્રધાન દેશ ઘરમાં પવિત્રતાથી ભગવાનના માટે રસોઈ કરો ભગવાનને ભોગ ધરો અન્ન અમૃત થઈ જશે કેટલાક લોકો એવા થયા છે રોજ ભગવાનને થાળ ધરે છે પણ ઘરમાં કોઈ જમનાર ન હોય લગ્નમાં બધાને જવું હોય તે દિવસે ભગવાનના માટે કશું કરતા જ નથી ઘરમાં કોઈ જમનાર કેટલાક તો વાડકી ભરીને દૂધ ભગવાન ને અર્પણ કરે છે અને હે મારા વાલા હવે આખો દૂધ ઉપર રહેજો અમે બધા મિષ્ટાનને ખાવા જવા આજે ઘરમાં જમનાર કોઈ નથી ભગવાન કે છે તું મને એક દિવસ દૂધ ઉપર રાખે તો યાદ રાખજે હવે પંદર વીસ દિવસ હું તને દૂધ મોસંબી ઉપર જ રાખીશ તું ક્યાં જવાનો હતો પેલા નિમોનિયા તાવને ભગવાન હુકમ કરશે જાય એને મળવા બહુ ખાખા કરે છે તે ડાક્ટર આવીને કહે કે હવે એને અનાજ આપશો નહીં પંદર દિવસ દૂધ મોસમી ઉપર જ રાખવું પડશે ભગવાનને એક દિવસ કોઈ દૂધ ઉપર રાખે તો ભગવાન એને પંદર દિવસ દૂધ ઉપર રાખશે રસોઈ ભગવાનના માટે કરો ઘરમાં કોઈ જમનાર નથી તેથી શું ઘરમાં કોઈ જમનાર નથી અચાનક બે મહેમાન આવી જાય તો બધું કરવું પડે તમે માનવના માટે કરો છો ભગવાનના માટે કેમ કરતા મારા ભગવાન આરોગવાના છે એવો હૃદયમાં પ્રેમ રાખો આ માનવ તો દુષ્ટ છે તમે કોઈ માનવના માટે રસોઈ બનાવીને એને ખવડાવવું ઠીક છે એ કે તમારા ઉપકાર માનશે નહીં એ તો એવું જ કે છે અમારા ત્યાં આવે છે ત્યારે અમે ઘણું કરીએ છીએ અમારા માટે રસોઈ કરી શું ધાડ મારી છે અને કેટલાક જીવ તો એવા દુષ્ટ હોય છે જેનું ખાય એના માટે ખાડો ખોદે છે એની નિંદા કરે છે એમના ઘેર હું જમ્યો ત્યારથી મને ઉધરસ શરૂ થઈ આ લોકો કઈ ડાલના ઘી વાપરે છે એવું લાગે છે અરે તને શંકા થઈ હતી તો એના ઘરના બે લાડવા તે ખાધા શું કરવાનું એ તો ખાઈ જશે અને નિંદા કરશે માનવ દુષ્ટ છે જીવ ઈશ્વરના ઉપકારને ભૂલે છે તો જીવ જીવના ઉપકારને ભૂલે તો શું આશ્ચર્ય છે ભગવાનના માટે કર્યું હોય તો ભગવાન યાદ રાખશે મારા માટે કર્યું છે ઘરમાં કોઈ જમનાર નથી ભગવાનના માટે સુંદર માનભોગ બનાવો બાલકૃષ્ણલાલને મનાવો તમારા માટે તમે આરોપ ભગવાન ભૂલશે નહીં યાદ રાખશે મારા ઉપર એનો બહુ પ્રેમ છે પૃથ્વી માતાએ પૃથ્વી રાજાને કહ્યું છે તમારા પિતા વેદ રાજાના રાજ્યમાં અધર્મ બહુ વધી અને તેથી અન્નરસને પૃથ્વી ગળી ગઈ છે પૃથ્વીમાં બધું જ છે આ પૃથ્વીમાં શું નથી જ્યાં ધર્મ છે ત્યાં પૃથ્વીમાં બધું પ્રગટ કરે છે અને જ્યાં ધર્મ નથી ત્યાં પૃથ્વીમાં બધું કરી જાય પૃથ્વીમાં રહેલા સર્વ રસો રાજાએ દોવન કર્યું રાજા યજ્ઞ કરે છે પૃથ્વ રાજાના યજ્ઞમાં બધા દેવો પ્રત્યક્ષ પ્રગટ થઈને આવિર્ભાવ ગ્રહણ કરે ભાગવતમાં એવું લખ્યું છે પૃથ્વી મહારાજ અગ્નિહોત્રી છે ગુજરાત સૌરાષ્ટ્રમાં હવે કોઈ ઠેકાણે અગ્નિહોત્રી બ્રાહ્મણ ના દર્શન થતા છે કલયુગ નો પ્રભાવ બહુ વધી ગયો આટલો મોટો દેશ કોઈ અગ્નિહોત્રી બ્રાહ્મણ નહીં દક્ષિણ ભારતમાં ક્વચિત અગ્નિહોત્રી બ્રાહ્મણોના આજ પણ દર્શન થાય અગ્નિહોત્રી બ્રાહ્મણને પાંચ મિનિટની ફુરસદ નથી હોતી એને બોલવાનો સમય જ નથી હોતો ચાર કુંડ રાખે ગાર્હપત્યાગ્નિ દક્ષિણાગ્નિ આહવનીયાગ્નિ અને સ્માર્તાગ્નિ આઠમ ના ચંદ્ર જેવું જે જે અગ્નિ રાખે એનું નામ દક્ષિણા એક કુંડ ચતુરસ્ર હોય છે એક કુંડ ગોળ હોય છે ચંદ્ર સૂર્ય અને અગ્નિ આ ત્રણ પ્રત્યક્ષ દેવ છે આજનો દિવસ બહુ પવિત્ર છે આજે સૂર્યનારાયણ હવા રથમાં વિરાજે છે બધા દેવો ઋષિઓ સૂર્યનારાયણ ની પૂજા કરે તમે પણ સૂર્યનારાયણ ની પૂજા કરો સૂર્યનારાયણ પ્રત્યક્ષ દર્શન આપે ચંદ્ર નારાયણ પ્રત્યક્ષ દર્શન આપે છે અગ્નિ નારાયણ પ્રત્યક્ષ દર્શન આપે છે અગ્નિના આધારે રસોઈ થાય છે અગ્નિના આધારે ખાધેલું પચે છે અગ્નિની ઉપાસના સર્વના માટે અતિ આવશ્યક છે ભાગવતમાં જે નું વર્ણન આવે છે એ બધા શ્રૌત યજ્ઞ છે આજકાલ જે યજ્ઞો થાય છે એ બધા સ્માર્ત યજ્ઞ યજ્ઞના બે ભેદ છે શ્રૌત યજ્ઞ અને સ્માર્ત યજ્ઞ શ્રૌત યજ્ઞ જે અગ્નિહોત્રી બ્રાહ્મણ હોય એ જ કરી શકે જેના ઘરમાં ચાર કુંડલ નું અગ્નિહોત્ર એ જ કરી શકે સ્માર્ત યજ્ઞમાં જે દેવનો તમારે યજ્ઞ કરવો હોય એ દેવની સ્થાપના કરે છે અને તે દેવની અગ્નિ માહુતિ આપે છે વિષ્ણુ કરવો છે લક્ષ્મી નારાયણની સ્થાપના કરશે અને પુરુષ સૂક્ત કે વિષ્ણુ સહસ્ત્ર નામ બોલીને અગ્નિમાં પાયસ ની આહુતિ આપશે કે વિષ્ણુ આપ થયો શ્રૌત યજ્ઞમાં કોઈ દેવની સ્થાપના કરતા નથી શ્રૌત યજ્ઞમાં કેવળ અગ્નિ સ્થાપન હોય છે અરણીનું મંથન કરીને અગ્નિ પ્રગટ કરે છે દક્ષિણ ભારતમાં ક્વચિત અગ્નિહોત્રી બ્રાહ્મણોના દર્શન થાય ચાર વેદ જે ભણેલો બ્રાહ્મણ હોય એ જ શ્રૌત યજ્ઞમાં જઈ શકે એક વેદનું જેને જ્ઞાન છે એ શ્રૌત યજ્ઞમાં જઈ શકે નહીં ત્રણ વેદ ભેગા થયા પછી એક દેવને આહુતિ આપે છે ઋગ્વેદ યજુર્વેદ અને સામવેદ શ્રૌત યજ્ઞના દર્શનમાં બહુ આનંદ આવે છે શ્રૌત યજ્ઞમાં અગ્નિ સ્થાપન વિના કોઈ દેવની સ્થાપના કરતા નથી દેવ મંત્રાજી મંત્ર બ્રાહ્મણ નાજી ત્રિકા સંધ્યા ગાયત્રી સત્કર્મ કરનાર બ્રાહ્મણ જે દેવનો મંત્ર બોલે એ મંત્ર પૂરો થતા પહેલા તે દેવ યજ્ઞ મંડપમાં અને તેથી કોઈ દેવ ની સ્થાપના કરતા નથી શ્રૌત યજ્ઞના દર્શનમાં બહુ આનંદ આવે છે ડાંગર ખાણવાની તે યજ્ઞ મંડપમાં ચોખા દળવાના તે યજ્ઞ મંડપમાં બધો વિધિ યજ્ઞ મંડપમાં થાય ચોખાના લોટનો શીરો બનાવે છે એને પુરોડાશ કહે છે અને તે પુરોડાશ અલગ અલગ પાત્રમાં રાખે છે જેટલા દેવોને હોમ કરવાનો હોય એટલા માટીના વાસણ અલગ અલગ રાખે છે એક દેવને આહુતિ આપ્યા પછી બાકી રહેલું જે અવશિષ્ટ છે એ ઉચ્છિષ્ટ જેવું મનાય છે અને તેથી માટીના પાત્રો જુદા જુદા રાખે જેટલા દેવોનો હોમ કરવાનો હોય એટલા માટીના પાત્રમાં પુરુણાશ અલગ અલગ રાખે અગ્નયે જુષ્ટમ નિર્વપામી સોમાય જુષ્ટમ નિર્વપામી અલગ અલગ માટીના પાત્રમાં પુરુણાશ રાખી અને પછી અધ્વર્યુ આજ્ઞા કરે છે આવી વિષ્ણુ ભગવાન ને બોલાવો બધી તૈયારી થઈ છે ઋગ્વેદ ના મંત્ર થી દેવો નું આવાહન થાય આવાહન નો મંત્ર ઉદાત્ત સ્વરમાં જ બોલવો પડે સ્વરમાં જરા પણ ભૂલ થાય તો માર પડે છે વેદ મંત્રમાં થોડી ભૂલ થાય તો જરા પણ ક્ષમા નથી અધ્વર્યુચ્ચ યજમાન હન્યા યજમાન નો નાશ થાય અને બ્રાહ્મણ નો પણ નાશ થાય આવાહનનો મંત્ર ઉદાત્ત સ્વરમાં જ બોલવો પડે છે આવાહનનો મંત્ર પૂરો ન થાય ત્યાં સુધી મધ્યમાં વિરામ કરવાનો નહીં વિરામ કર્યા વિના પૂરો મંત્ર ઉદાત્ત સ્વરમાં બોલે બ્રાહ્મણ બળવાન હોવો જોઈએ જીતેન્દ્રિય તપસ્વી હોવો જોઈએ અધ્વર્યું આજ્ઞા કરે વિષ્ણવે વિષ્ણુ ભગવાન ને હવે ભૂલાવો ઋગ્વેદના મંત્રથી આવાહન કરે અશ્વિનાવનુબ્રુહી અશ્વિની કુમાર ને હવે બોલાવો વિરામ કર્યા વિના ઉદાત્ત સ્વરમાં જ મંત્ર બોલવો પડે ઈશ્વરમાં જરાય ભંગ થાય તો ક્ષમા નથી માર છે ઋગ્વેદ ના મંત્રથી આવાહન કરે છે અને જ્યાં દેવો આવે છે પછી સામવેદ ના મંત્રથી દેવોની સ્તુતિ કરે છે ઉદગાતા નામનો બ્રાહ્મણ સામગાન કરે છે સામવેદ ગાન પ્રધાન છે ઋગ્વેદના ના મંત્રથી આવાહન કરે બરાબર મંત્ર બોલે ને એવો ભાસ થાય છે આકાશ માર્ગ થી દેવ યજ્ઞ મંડપ માં ઉદગાતા નામનો બ્રાહ્મણ સાવગાન કરે છે આગ્નિધર નામનો એક બ્રાહ્મણ હોય છે તે યજ્ઞ મંડપના દ્વારમાં હાથમાં તલવાર લઈને ઉભો રહે છે રાક્ષોઘન નો જપ કરે છે અધ્વર્યો એને પૂછે છે બહાર કોઈ રાક્ષસ તો આવ્યો નથી ને તું સાવધાન તો છું નહીં નથી તમે હવે યજુર્વેદના મંત્ર બોલીને અગ્નિમાં શાંતિથી હોમ કરો યજુર્ભિર યજંતી સામભિસ્તુવંતી ઋગ્વેદના મંત્રથી આવાહન સામવેદના મંત્રથી સ્તુતિ અને નો મંત્ર બોલીને અગ્નિમાં આવતી અપાય છે ઋગ યજુ અને સામ ત્રણ વેદોનું જ્ઞાન હોય એ જ બ્રાહ્મણ શ્રૌત યજ્ઞમાં જઈ શકે છે સાધારણ બ્રાહ્મણની વરુણી પણ થતી નથી જેને ત્રણ વેદોનું બરાબર જ્ઞાન છે પૃથુ મહારાજ અગ્નિહોત્રી છે બ્રાહ્મણો જે દેવનો મંત્ર બોલે અને તે મંત્ર પૂરો થતા પહેલા દેવ યજ્ઞ મંડપમાં આવે આ બધા યજ્ઞો આપણા હાથે કઈ થવાના નથી તમે ઘરમાં યજ્ઞ કરજો આપણા શાસ્ત્રોમાં એવું લખ્યું છે જે ઘરમાં રસોઈ થાય છે એ ઘરમાં અનેક જીવ મરે છે જીવ હિંસા વિના રસોઈ થતી જ નથી હિંસાનું પાપ અન્નમાં આવે છે અને તે પાપ ખાનારના માથે જ આવે છે પંચસુરાદોષ પરિહારાર્થમ આત્મ સંસ્કારાર્થમ અન્ન સંસ્કારાર્થમ અગ્નિ ભગવાન નું મુખ છે અગ્નિર્વય દેવાના મુખમ અગ્નિ મુખાવય દેવા અગ્નિ ભગવાન નું મુખ છે અગ્નિ ની જે જ્વાળા છે તે ઠાકોરજી ની જીભ છે કથામાં બધું સાંભળ્યા પછી કદાચ તમને એમ થશે કે મહારાજ અમને કરવાની ઈચ્છા તો થાય છે પણ અમે આ બધું કશું જાણતા જ નથી અમને કઈ ખબર નથી તમને હરે રામ હરે કૃષ્ણ મંત્ર આવડે છે કે બીજા મંત્રોનું જ્ઞાન ભરે ન હોય ભગવાનનું નામ એ જ મોટો મંત્ર છે ઘરમાં અગ્નિમાં આવતી આપવી તમને બીજો કોઈ મંત્ર ના આવડે ભાતમાં થોડું ઘી નાખ્યું અને તે ઘી વાળો ભાત અગ્નિદેવને અર્પણ કરો અગ્નિના આધારે રસોઈ થાય છે માં બહુ પ્રેમ કરે છે ત્યારે બાળકના મુખમાં ગોળીઓ આપે છે ભગવાનના મુખમાં ગોળીઓ આપવાનું છે અગ્નિ એ જ ભગવાનનું મુખ છે અગ્નિની જ્વાળા એ ઠાકોરજીની જીભ છે હરે કૃષ્ણ હરે કૃષ્ણ મંત્ર બોલીને પણ અગ્નિમાં આવતી આપે છે ના ઘરમાં યજ્ઞ થવો જ જોઈએ જે ઘરમાં રોજ યજ્ઞ થાય તે ઘરમાં કોઈને મહારોગ થતો નથી સ્વસ્તિ શ્રદ્ધામ મેધામ યશ પ્રત્યામ વિદ્યામ બુદ્ધિમ શ્રિયમ બલમ આયુષ્યમ તેજ આરોગ્ય અગ્નિ એ પ્રત્યક્ષ પરમાત્માનું સ્વરૂપ છે ભાગવતમાં વિશ્વાસ રાખીને એક છ મહિના કરીને તો જુઓ તમને બહુ આનંદ આવશે તમારું મન શુદ્ધ થશે બહુ પવિત્રતાથી રસોઈ કરો ભગવાનને ભોગ ધરો અગ્નિમાં આહુતિ આપો પછી અન્ન અમૃત થઈ જશે અમૃતવત ભુંજીત અમૃતસ્ય ઉપસ્તરણમસે અમૃતસ્ય પિધાનમસે અન્નને અમૃત બનાવો ભગવાનને ભોગ ધરે અગ્નિમાં આહુતિ આપે પછી અન્ન અમૃત બને છે અન્ન દોષ મનને બગાડે છે અન્ન દોષ ભક્તિમાં બહુ વિઘ્ન કરે છે જે ઘરમાં રસોઈ થાય ઘરમાં અગ્નિમાં હોમ થવો જ જોઈએ અગ્નિના આધારે રસોઈ થાય તમને બીજો કોઈ મંત્ર ના આવડે તો હરે કૃષ્ણ હરે રામ બોલો અગ્નિમાં આવતી આવશે તમારું કલ્યાણ થશે તમારી બુદ્ધિ સુધરશે છ મહિના કરીને જુઓ તમારો અંતરાત્મા બોલશે છ મહિના પહેલા મારું મન બહુ બગડેલું હતું મનમાં ખરાબ વિચાર બહુ આવતા હતા છ મહિના પવિત્ર અન્ન પેટમાં જાય કે તમારું અંતરાત્મા ભૂલશે પહેલા કરતા હવે મારું મન થોડું સુધર્યું છે એવું લાગે પેલા જેવું હવે પાપ થતું નથી તમારું અંતરાત્મા બોલે કે મન શુદ્ધ છે ત્યારે તમે વૈષ્ણવ છો જગત તમને વૈષ્ણવ માને તેથી શું લાભ છે જગત અંદર શું છે જગત ને ક્યાં દેખાય છે લોકો બહિરંગને જુએ છે તમારું મન તમને જ દેખાય છે તમારો અંતરાત્મા બોલે કે હવે મારું મન થોડું શુદ્ધ છે અને હવે અંદરથી ભક્તિનો રંગ લાગ્યો છે ત્યારે તમે વૈષ્ણવ છો છ મહિના પવિત્ર અન્ન પેટમાં જાય તો બુદ્ધિ મન સુધરે છે તમે કરીને જુઓ પૃથુ મહારાજના યજ્ઞ નું વર્ણન બહુ કર્યું તેમાં દેવો આવે તે શું આશ્ચર્ય છે વિધિપૂર્વક બ્રાહ્મણો યજ્ઞ કરે તો દેવોના દેવ ભગવાન નારાયણ પણ આવે છે બધા તપસ્વી બ્રાહ્મણો હતા પૃથ્વી રાજાના યજ્ઞમાં બધા વિધિપૂર્વક યજ્ઞ કરતા હતા કોઈને આશા નહોતી કે વૈકુંઠ માંથી ભગવાન નારાયણ કૃપા કરીને આવશે વિધિપૂર્વક યજ્ઞ થાય ત્યાં પરમાત્મા પણ આવે છે યજ્ઞ મંડપમાં ચતુર્ભુજદ્વારિકાલી શંખ ચક્ર ગદા પદ્મધારી પ્રત્યક્ષ નારાયણ પ્રગટ થયા છે નું તેજ સહન થતું નથી આંખો બંધ કરે છે કેવું દિવ્ય તેજ છે મારા ઘેર ભગવાન આવ્યા છે પૃથુ રાજાને બહુ આનંદ થયો પૃથુ રાજાએ પરમાત્માની પૂજા કરી છે પ્રભુએ કહ્યું તું માગ જે માગીશ તે હું તને આપીશ પૃથુરાજાએ કહ્યું મહારાજ એવી કૃપા કરો તમારી કથા સાંભળવા માટે મને દસ હજાર કાન આપો વિધત્સ્વ કર્ણાયુતમ અયુત શબ્દ નો અર્થ છે દસ હજાર મને કથા સાંભળવા માટે દસ હજાર કાન ભગવાન ને આશ્ચર્ય થયું દસ હજાર કાન આપવાના એટલે તારા આખા શરીર ઉપર કાન ઉત્પન્ન કરવાના કે ના એવું નહીં મારા બે કાનમાં જ એવી શક્તિ આપો ગંગા કિનારે યમુના કિનારે નર્મદા કિનારે તમારા ભક્તો તમારા દર્શક તમારું સ્મરણ કરતા કરતા બોલે એવા તમારા ભક્તોના મુખથી જે કથા નીકળે છે એ કથામાં બહુ જ વ્યાસતા હૃદયમાં નારાયણ છે જે નારાયણ નું સ્મરણ કરતા કરતા બોલે ને બોલે છે ત્યારે ધૂટી માંથી વાયુ ઉપર આવે છે હૃદયમાં ભગવાનને રાખીને ભગવાનના દર્શન સ્મરણ કરતા કરતા બોલે તો તે પ્રાણવાયુ ભગવાનના ચરણ કમલ મકરંદને લઈને બહાર આવે ભગવાનના ભક્તો ભગવાનના દર્શન સ્મરણ કરતા કરતા બોલે એ કથામાં અને જ્ઞાની પુરુષની કથામાં ઘણું અંતર છે જ્ઞાની પુરુષ બોલે છે એ પોતાનું જ્ઞાન જગતને બતાવવા માટે બોલે છે હું બવડાયો છું મેં બધું વાંચ્યું છે હું બધું જાણું છું ભક્ત હૃદય બોલે છે એ ભગવાનના દર્શનમાં સ્મરણમાં તન્મય થઈ ભક્તોના શબ્દમાં ભગવાનના ચરણ કમળની સુવાસ આવે છે તમારા ભક્તોના મુખથી મારે કથા સાંભળવી છે પાંચ હજાર ભગવાનના ભક્તો અનેક તીર્થોમાં વિરાજેલા કથા કરતા હોય તે બધાની કથા અહીંયા બેઠો બેઠો હું સાંભળું આપ એવી કૃપા કરો સંસાર વ્યવહારની કોઈ વાતો કરતો હોય ત્યાં મારા બે કાન બહેરા થઈ જાય મને સંભળાય તમે જેની વાતો સાંભળો છો એ કાન માંથી તમારા મનમાં આવે છે સાધારણ માનવની વાતો સાંભળવી તમે ભગવાનની કથા વારંવાર સાંભળશો કાન માંથી ભગવાન હૃદયમાં આવશે સંસાર વ્યવહારની જ આ વાતો થતી હોય ત્યાં હું બેરો થઈ જાઉં અને તમારી કથા સાંભળવા માટે મને દસ હજાર કાન મળે પૃથ્વીરાજાને એવું માન્યું છે નો સત્સંગ થયો પછી તો પૃથ્વીરાજાએ પોતાનો દીકરો વિજિતાશ્રો તેને ગાદીમાં બેસાડ્યો અને પૃથ્વી મહારાજ તપ કરવા માટે ગંગા કિનારે અરચી રાણી સાથે પૃથુ મહારાજ ગંગા કિનારે ભક્તિ કરે છે કોઈ નોકર સાથે નથી આદિનારાયણ પરમાત્માના ચરણમાં લીન થયા છે પૃથુ રાજાનો પુત્ર વિજિતાશ્વતે ગાદીમાં બેઠો છે વિજિતાશોધિ રાજા સીત પૃથુ પુત્ર પૃથુ શ્રવા યવીએભ્યો રાત કાષ્ઠા ભ્રાતૃભ્યો ભ્રાતૃવત્સલા વિજિતાશ્વ રાજા થયો છે વિજિતાશ્વ રાજાના વંશમાં હરિયશ્વ નામનો રાજા થયો હરિયશ્વ રાજાના વંશમાં પ્રાચીન બરી રાજા થયો પ્રાચીન બરી રાજાનું લગ્ન સતત રાણી સાથે થયું હતું તેમના ઘેર જે દસ બાળકો થયા તે જ આ કશપ રચેતાઓ છે કશપ રચેતાઓને પ્રાચીન વરી રાજાએ આજ્ઞા કરી તપશ્ચર્યા કરો તપ કરવાથી શક્તિ વધે છે જે બળવાન છે એ બધું જ કરી શકે જે દુબળો છે એ કઈ કરી શકે જે દુબળો છે એ તો એવી ઈચ્છા રાખે છે લોકો આવીને મારી સેવા કરે એ કોઈની સેવા કરતો નથી દુબળો જે છે એ ધરતીને પણ બહાર જેવો લાગે છે તપશ્ચર્યામાં શક્તિનો સંગ્રહ થાય તમારા આંખમાં બહુ શક્તિ છે માનવ ગમે તેને આંખ આપે છે તેથી શક્તિનો નાશ થાય છે ગમે તેવા ભાવથી આંખ આપે તપશ્ચર્યામાં એક એક ઇન્દ્રિય નો સંયમ રાખવો પડે છે પ્રચેતાઓ કચ્છ પ્રાંતમાં નારાયણ સરોવરમાં ભગવાન ભગવાનના માટે ઘર છોડીને આવ્યા છે શું કરવું કઈ સૂચતું નથી દસ બાળકો છે નારાયણ સરોવરમાં બેઠા હતા જે ભગવાનના માટે ઘર છોડે છે જે શુદ્ધ ભાવથી ઘર છોડે છે કેટલાક લોકો ઘર છોડે છે પણ ઘરમાં ઝઘડો થાય ત્યારે ઘર છોડે છે ઝઘડો કરીને ઘર છોડે એનું કલ્યાણ થતું નથી ઘરમાં બધાને વંદન કરો સર્વમાં પ્રેમ ભાવ રાખીને કરજો જે સદભાવ છે ભગવાનના માટે ઘર છોડે એને શંકર ભગવાન કૃપા કરીને દર્શન આપે છે શિવજી મહારાજ જગત ગુરુ છે ભાગવતમાં એવું અનેક વાર વર્ણન આવ્યું છે શિવ જગત ગુરુ છે જેટલા ધર્મ સંપ્રદાયો છે તે બધા શિવજીથી જ પ્રગટ થયા છે સર્વદા આદિ પ્રવર્તક મૂળ ભગવાન શંકર છે કસ્તમ ચરાચર ગુરુ નિર્વૈરમ શાંત વિગ્રહમ જે શુદ્ધ ભાવથી ભગવાનના માટે ઘર છોડે છે તેને શિવજી મહારાજ કૃપા કરીને દર્શન આપે પ્રચેતાઓ નારાયણ સરોવરમાં બેઠા છે શું કરવું તે કઈ સૂજતું નથી અને તે સમયે ઘણઘણ ઘણઘણ ઘણઘણ ઘંટા નાદ અતિ મધુર મંગલ ગીત સંભળાય છે આ ક્યાંથી અવાજ આવે છે પ્રચેતાઓને આશ્ચર્ય થયું છે નારાયણ સરોવર માંથી ભગવાન શંકર બહાર આવ્યા શિવ જગત ગુરુ છે જે વૈષ્ણવોએ નારાયણ સરોવરની યાત્રા કરી છે તેમને ખબર છે નારાયણ સરોવરમાં કોટેશ્વર મહાદેવ છે પ્રચેતાઓને ઉપદેશ કરવા માટે શિવજી ત્યાં પ્રગટ થયા છે શંકર ભગવાનના અતિ સૌમ્ય શાંત સ્વરૂપના દર્શન થયા પ્રચેતાઓ શિવજીને વંદન કરે છે શિવજીએ પ્રચેતાઓને રુદ્રગીત નો ઉપદેશ કર્યો અને કહ્યું છે આ રુદ્રગીત નો તમે જપ કરો જપ કરવાથી પાપ નો નાશ થશે જપ કરવાથી વાસના નો વિનાશ થશે સતત જપ કરવાથી પાપની આદત છૂટશે જપ કરવાથી મન શુદ્ધ થશે આ જીવ અનેક જન્મથી પાપ કરતો આવ્યો છે પાપના સંસ્કાર જાગ્યા પછી ડાયો માણસ મૂરખ થઈ જાય સતત જપ કરે એને પાપની આદત છૂટે છે પ્રચેતાઓને જપ કરવાની આજ્ઞા આપી છે દાન આપવું એ સહેલું છે યજ્ઞ કરવો એ કઠણ નથી સહેલું છે જેના હાથમાં પૈસા છે એ દાન આપે યજ્ઞ કરે સારું છે શાંતિથી બેસીને જપ કરવો બહુ કઠણ કથામાં તમે બે ત્રણ કલાક બેસો છો આ કથા પૂરી થયા પછી તમારા ઘરમાં બે કલાક બેસીને ભગવાનના નામનો જપ કરશો કથા સાંભળવી એ કઠણ નથી શાંતિથી બેસીને જપ કરવું બહુ કઠણ જપ વિના જીવન સુધરતું નથી જપ કર્યા વિના પાપની આદત છૂટતી નથી અતિશય જપ કર્યા વિના બગડેલું મન શુદ્ધ થતું નથી પ્રચેતાઓને શિવજીની આજ્ઞાથી શાંતિથી બેસીને જપ કરો પ્રચેતાઓએ પૂછ્યું છે કેટલા દિવસ મારે જપ કરવાનો અને કેટલા દિવસ એવું પૂછશો નહીં ભગવાન નારાયણ તમારા સન્મુખ પ્રગટ ન થાય ત્યાં સુધી જપ છોડશો નહીં ભગવાન નારાયણ પ્રગટ થશે તમને આજ્ઞા આપશે પ્રચેતાઓ નારાયણ સરોવરમાં દસ હજાર વર્ષો સુધી જપ કરે છે એવું લખ્યું છે પ્રચેતાઓને ભગવાનના દર્શન થાય છે અને તે કથા ચતુર્થ સ્કંદના સમાપ્તિમાં મધ્યમાં એક પ્રાસંગિક પ્રકરણ શરૂ થાય છે તેને પુરંજનાખ્યાન કહે છે પિતા પ્રાચીન વધી રાજા છે કર્મકાંડી છે એક યજ્ઞ પૂરો થાય કે બીજો કરે બીજો પૂરો થાય કે ત્રીજો કરે ઘણા યજ્ઞો એને કર્યા એક વાર નારદજી એના યજ્ઞ મંડપમાં આવ્યા છે અને એને પૂછે છે ઘણા યજ્ઞો કર્યા તને શાંતિ મળી કે મને શાંતિ તો નથી તો પછી યજ્ઞ કેમ કરે છે પ્રાચીન બની એ કહ્યું પ્રભુએ મને ઘણું ધન આપ્યું અને તે યજ્ઞ યજ્ઞનું નિમિત્ત કરી સમાજની સેવામાં એનો ઉપયોગ કરું છું યજ્ઞમાં ગરીબોને અન્નદાન થાય છે યજ્ઞમાં બધાની સેવા થાય છે યજ્ઞ સર્વના સુખનું આરોગ્યનું સાધન છે કે રાજા એ ઠીક છે પણ યજ્ઞ કરવાથી તને શાંતિ તો નથી કે શાંતિ નથી એનું એક જ કારણ છે તું હજુ તારા સ્વરૂપને પણ જાણતો નથી તું ને જાણતો નથી તેથી તને શાંતિ નથી આ જીવ ઈશ્વરને તો જાણતો નથી આ જીવ ને ખબર નથી હું કેવો છું હું કોણ છું હું ક્યાંથી આવ્યો છું લોકો જગતનો વિચાર કરે છે પોતાના સ્વરૂપનો વિચાર કરતા નથી જીવ ઈશ્વરને જાણતો નથી જીવ તો પોતાના સ્વરૂપ ને પણ જાણતો તને તારા સ્વરૂપનું પણ જ્ઞાન નથી શાંતિ કેવી રીતે મળે પ્રાચીન વળી રાજાએ નારદજીને પ્રશ્ન કર્યો છે મને ભગવાનના દર્શન થાય જ્ઞાન થાય એવો ઉપાય બતાવો નારદજીએ કહ્યું તને કથા સંભળાવો બે મિત્રોની આ કથા છે જીવ અને ઈશ્વરની મૈત્રી છે સર્વકાળ જીવ સાથે ઈશ્વર જ રહે છે ભગવાન સર્વ જીવોના મિત્ર છે કોઈ જીવ તમારો મિત્ર થઈ શકે જ નહીં કોઈ જીવ એવો નથી કે ચોવીસ કલાક તમારી સાથે તમારો ખાસ કોઈ પ્રેમી હશે એ પણ તમને છોડીને જવાની ઈચ્છા રાખશે માનો પુત્ર ઉપર બહુ પ્રેમ હોય માને દીકરો પ્રાણ કરતા પ્યારો લાગે છે પણ માં ચોવીસ કલાક પુત્ર સાથે રહે છે છોકરા સાથે ચોવીસ કલાક રહી શકે જ્યાં છોકરો થોડો મોટો થયો કે માને એવી ઈચ્છા થાય છે મને છોડીને સ્કૂલમાં જાય તો સારું આખો દિવસ મારી પાસે ન રહે માં પુત્ર થી અલગ રહેવાની ઈચ્છા રાખે માનો પુત્ર માં પ્રેમ તો છે પણ મા ચોવીસ કલાક પુત્ર સાથે રહેવા તૈયાર નથી માની ઈચ્છા નથી પતિ પત્ની માં પ્રેમ હોય છે અતિશય પ્રેમ હોવા છતાં પતિ કે પત્ની ચોવીસ કલાક સાથે રહી શકતા નથી અને કદાચ રહે તો ગમે પણ પતિ આખો દિવસ ઘરમાં રહે ને તો આ માતાઓને ગમતું નથી કેટલીક માતાઓ ધણીને સમજાવે છે તમારું કામ છે ને ઘરમાં જાઓ ને પતિ ઘરમાં હોય ને એને કંઈક આગું પાછું કરવું હોય કઈ પિયરમાં મોકલવું હોય કઈ બેનપણી સાથે વાતો કરવી હોય તો બધી કરવા હોય તો કેવી રીતે કરે તમે બહાર જાઓ પતિ પત્નીમાં પ્રેમ તો છે પતિ કે પત્ની ચોવીસ કલાક સાથે રહી શકે જીવ સાથે ઈશ્વર જ સર્વકાળ રહે છે જે ભગવાન સર્વકાળ જીવ સાથે રહે છે એ પરમાત્માને જીવ ભૂલી જાય અને જે સાથે રહેવાનો નથી એના પાછળ પડે છે જે છોડીને જવાનો છે જીવ કેવો અજ્ઞાની છે આશીત પુરંજનો નામ રાજા રાજન કસ્યા તસ્યા વિજ્ઞાત નામાસીત સખા વિજ્ઞાન મૈત્રી છે જીવ પૂરજન છે અને પરમાત્મા અવિજ્ઞાત છે ભગવાન જીવને ઘણું ઘણું આપે છે પણ સ્વરૂપ ને છુપાવી રાખ્યું છે મારા મિત્રના હાથમાં હું આપું ને તો એને લેતા સંકોચ થાય છે રોજ મને આપે છે ને સંકોચ ન થાય એવી રીતે દાન ભગવાન બધું આપે છે પણ સ્વરૂપને છુપાવી રાખે વરસાદ ભગવાન પાડે છે વરસાદ પાડનારો દેખાતો નથી અન્ન ભગવાન ઉત્પન્ન કરે છે ખાધેલું ભગવાન પચાવે છે ભગવાન સ્વરૂપને છુપાવે છે પ્રત્યેક કામમાં ઈશ્વર જીવને સાથ આપે છે ભગવાન સ્વરૂપ ને છુપાવે છે નું નામ અવિજ્ઞાત છે જીવને પુરંજન કે છે જીવ શાંતિથી વિચાર કરતો નથી મારા આંખને જોવાની શક્તિ કોણ આપે છે મારા પેટમાં ગયેલું અન્ન કોણ પચાવે છે જીવ શાંતિથી વિચાર પણ કરતો નથી પ્રભુના ઉપકારનું સ્મરણ કરતો નથી આ જીવ વાસનામાં ફસાયેલો અનેકવાર સ્ત્રી બને છે અનેકવાર પુરુષ બને છે પુરુષની સ્ત્રીમાં કઈ વાસના બહુ રહી જાય તો એ પુરુષ મર્યા પછી બીજાને નમમાં સ્ત્રી થાય સ્ત્રીની કોઈ પુરુષમાં વાસના રહે તો સ્ત્રી પુરુષ થાય છે વાસના પ્રમાણે આ ખોળિયું બદલાય છે આ જીવ અનેક વાર પતિ થયો આ જીવ અનેક વાર પત્ની થયો છે ઈશ્વરને ભૂલી ગયો છે નવ દરવાજા વાળી નગરી મારે છે નારદજી પ્રાચીપરી રાજાને સમજાવે છે અનેક વાર તું રાજા થયો અનેક જન્મમાં તું રાણી થયો તને રાજ સુખમાં સુખ આવતી નથી આ ક્યાં સુધી તું કરીશ તું રાજા નથી તું રાણી નથી તું પરમાત્માનો અંશ સ્ત્રીત્વ પુરુષત્વ દેહનો ભાવ છે દેહથી આત્મા જુદો છે નારદજી અને સાવધાન પ્રાચીન વરી રાજાને આત્મ સ્વરૂપ નું જ્ઞાન થયું પરમાત્માના દર્શન કરીને કૃતાર્થ થયો પ્રચેતાઓને ચતુર્ભુજ નારાયણના દર્શન થયા નમો નમઃ ક્લેશ વિનાશનાય નિરૂપિતોદાર ગુણાવયાય મનોવચો વેગ પુરોજવાય સર્વાક્ષમાર્ગૈરગતાત્વને નમ પ્રચેતાઓએ ભગવાનની સ્તુતિ કરી છે પ્રભુએ આજ્ઞા કરી હવે ઘેર જઈને લગ્ન કર વચેતાઓએ કહ્યું હવે લગ્ન કરવાની ઈચ્છા નથી હવે સંન્યાસ લેવો કે લગ્ન કર્યા વિના સંન્યાસ લેશો નહીં ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કરી વિવેકથી સુખ ભોગવીને પછી કામનો ત્યાગ ગ્રહસ્થાશ્રમમાં પ્રવેશ કર્યા વિના સંન્યાસ લેશો કદાચ મનમાં વાસના જાગે પતન થઈ જશે લગ્ન કરવું જોઈએ લગ્ન કરવું એ પુણ્ય છે સાવધાન થઈને લગ્ન કરો એક બે બાળક થયા પછી તમે સંન્યાસ પ્રચેતાઓએ ભગવાનને કહ્યું છે આપ પૂછો સાવધાન થઈને લગ્ન કરો લગ્ન કર્યા પછી જીવ ગાફલ થઈ જાય નું જીવન જ એવું છે ગ્રહસ્થ સાવધાન રહી રહી શકે નહીં માં મમતા થાય અને તે મમતા થાય કે પાપ થઈ જાય પાપની માં મમતા કેટલાક લોકો રોજ ગીતાજીનો પાઠ કરે છે અઢાર અધ્યાય મોઢે છે સમત્વમ યોગ ઉચ્યતે સમબુદ્ધિ વિશિષ્ય અને જગતમાં સંભાવ રાખવો એ તો બહુ બહુ જ કઠણ છે ઘરમાં એ સંભાવ રહેતો કેટલીક માતાઓ બહુ ચતુર હોય છે પોતાનો જે દીકરો હોય ને એને મોટો પેડો આપીશ અને ભત્રીજો જે આવ્યો એને નાનકડો પેડો આપ્યો ને કાઢશે એને મેં પેડો આપ્યો છે ભત્રીજાને નાનકડો પેડો આપ્યો સમત્વમ યોગ ઉચ્ચે ઘરમાં પણ સંભાવ રહેતો ગ્રસ્તનું જીવન જ એવું ખરાબ છે જ્ઞાન ટંકાય છે ગ્રસ્તના જીવનમાં મન બગડે છે ભક્તિમાં વિઘ્ન આવે છે ગ્રસ્ત સાવધાન રહી શકે નહીં પ્રભુએ કહ્યું તમે કહો એ વાત સાચી છે ગ્રસ્ત નું જીવન જ એવું છે કે માનો ગાફલ થઈ જાય એક કામ કરો તો હું તમને પાપ કરતા અટકાવીશ ભગવાન જેને પાપ કરતા અટકાવે એનું જ પાપ છૂટે છે પ્રભુએ પ્રચેતાઓના નિમિત્તથી સર્વ ગ્રહસ્થોને ઉપદેશ કર્યો છે ચોવીસ કલાકમાં વધારે નહીં તો ચાર પાંચ કલાક બધી પ્રવૃત્તિ છોડીને શાંતિથી મારા માટે બેસું મારા માટે ચાર પાંચ કલાકનો સમય રાખો ગ્રહે આવિષતાન ચાપી પૂસામ કુશલ કર્મણામ મદ વાર્તા યામાનામ ન બંધાય ગ્રહામતા પ્રભુએ સર્વ ગ્રહસ્થોને આજ્ઞા આપી છે ચોવીસ કલાકમાં ચાર કલાક પાંચ કલાક ભગવાનના માટે સમય રાખો એક કલાક પૂજા કરો એક કલાક કોઈ પવિત્ર ગ્રંથનું વાંચન કરો અને વધારે નહીં તો ત્રણ કલાક શાંતિથી બેસીને જપ કરો ભગવાન તમારી સંપત્તિ માગતા નથી ભગવાન તમારી પાસે સમય માંગે પૈસાથી તમે કોઈ ગરીબને રાજી કરી શકશો પૈસાથી લક્ષ્મીપતિ ને કોઈ રાજી કરી શક્યો નથી પ્રચેતાઓને આજ્ઞા કરી પ્રચેતાઓ ઘરમાં ગયા છે વારક્ષી કન્યા સાથે લગ્ન કર્યું છે એમના ઘેર દીકરો થયો એનું નામ દક્ષ પ્રજાપતિ છોકરો મોટો થયા પછી એને ઘર બધું સોંપી દીધું છે પ્રચેતાઓ ફરીથી નારાયણ સરોવરમાં આવ્યા છે નારદજીના દર્શન થયા નારદજીએ પ્રચેતાઓને સુંદર ઉપદેશ કર્યો છે ઝાડને રાજી કરવું હોય તો ઝાડના મૂળમાં જળ ઝાડના એક એક પાન ઉપર પાણી છાંટવાની જરૂર નથી ઝાડના મૂળમાં જે જળ રેડે છે ઝાડ પ્રસન્ન થઈ જાય છે આ સંસાર વૃક્ષ છે સંસાર વૃક્ષનું મૂળ પરમાત્મા છે પરમાત્માને પ્રસન્ન કરે જગતને પ્રસન્ન કરે જગતના પાછળ પડે દુઃખી થાય આ જગતને કોઈ રાજી કરી શક્યો નથી તમે કોઈ પણ સારું કામ કરો કેટલાક લોકો રાજી થશે અને કેટલાક લોકો વિના કારણ નારાજ થઈને તમારી નિંદા પણ કરશે કેટલાક જીવો તો એવા છે કે કોઈની નિંદા કર્યા વિના એમને ખાધેલું પચતું જ નથી કેટલાક તો ભગવાનના માટે પણ ખરાબ બોલે મારા માટે બધા સારું જ બોલે એવી ઈચ્છા રાખવી મારી કોઈ નિંદા કરે ને એ સારું છે તમારા માટે કોઈ ખરાબ શબ્દ બોલશે તમારી નિંદા કરશે તો તમારું નુકસાન નથી તમને લાભ છે તમારું પાપ બળી જશે કેટલાક લોકો પૂછે છે પેલા ભાઈ મારા માટે કઈ કહેતા હતા કે લોકો શું બોલે છે તે સાંભળશો ભગવાન શું બોલે છે તે સાંભળો લોકો તમારા માટે સારું બોલે તો લાભ નથી લોકો તમારા માટે ખરાબ બોલે તો નુકસાન નથી જીવનો જગત સાથે સંબંધ કાચો છે જીવનો ઈશ્વર સાથે સંબંધ સાચો છે ભગવાન શું બોલે છે તે સાંભળવું છે તમે બધા બહુ શાંતિથી કથા સાંભળો છો બહુ પ્રેમથી હરે કૃષ્ણ હરે કૃષ્ણ જપ કરો છો મને એવું લાગે છે ભગવાન વૈકુંઠમાં તમારી થોડી થોડી વાતો કરતા આ ગામના લોકોએ બધી પ્રવૃત્તિ છોડી દીધી છે અને મારી કથામાં બેઠા છે ભગવાન શું બોલે છે તે સાંભળજો તમારા માટે કોઈ માનવ શું બોલે છે તે સાંભળશો નહીં સારું બોલે તો લાભ નથી અને કોઈ ખરાબ બોલે તો જરાય નુકસાન નથી જેને જે બોલવું હોય તે બોલવા દે કોઈનો હાથ પકડાય પણ કોઈની જીભ પકડાય નહીં માનવ બોલે છે ત્યારે જરા પણ વિચાર કરતો નથી હું શું બોલું છું આમાં સત્ય કેટલું છે મારા બોલવાથી એનું પરિણામ શું આવશે વિચાર કર્યા વિના મનમાં જે આવે તેવું બોલે છે મારો સંબંધ તો ભગવાન સાથે છે પરમાત્મા પ્રસન્ન થાય એવું કરો ધ્રુવ ચરિત્રની કથા સંભળાવી પ્રચેતાઓ આદિનારાયણ પરમાત્માનું આરાધન કરતા કૃતાર્થ થયા છે વિદુરજી આપે મને પૂછ્યું હતું કે આ પ્રચેતાઓ કોણ છે તે કથા સમય અનુસાર સમાવી છે હવે તમારે શું સાંભળવું છે વિદુરજીએ કહ્યું હવે મારે કઈ સાંભળવું નથી જે સાંભળ્યું છે એનું મનન કરવું છે આપે મને સુંદર બોધ આપ્યો છે જે સાંભળ્યું છે એનું મનન કર્યું છે ગાય માતાને તમે ઘાસ ખવડાવો તો ગાય માતા બધું ઘાસ પેટમાં ઉતારશે નહીં ગાળામાં રોકી રાખે એને જયારે ફુરસદ મળે ત્યારે ગાળામાંથી બહાર કાઢીને ધીરે ધીરે વાગોળે તમે પણ ઘેર ગયા પછી કથાને વાગોળજો મેં શું સાંભળ્યું આ કથા બહુ મધુર છે બધાના જીવનમાં ઉપયોગી એવા સિદ્ધાંતો કથામાં આવશે કોઈ કોઈ વખત તમને એવો વાસ થશે આજની કથા મારા માટે જ થઈ મારે આ પૂછવાની ઈચ્છા મારી શંકાનું સમાધાન કથામાં આવી કથા ઘેર જઈને યાદ કરવી મનનથી જ શ્રવણ સમાધાન લોકો કથામાં જે કઈ સાંભળ્યું હોય ને તે બધું ભાગવતજીને અર્પણ કરીને જ ઘેર જાય કથા સાથે લઈ જાય કથામાં એવા દિવ્ય તત્વો ભર્યા છે વ્યાસ નારાયણ ની આ દિવ્ય કથા વ્યાસ નારાયણ જેવો કોઈ બુદ્ધિમાં જ્ઞાની પુરુષા સંસારમાં થયો નથી અને થશે બધાના જીવનમાં ઉપયોગી એવા સિદ્ધાંતો કથામાં ભરી સાંભળ્યા પછી મનન મનન કરીને જીવનમાં આવતું લોકો કથામાં બેસે છે ત્યારે નિયમ લઈને બેસે છે કેટલાક પૂરી કથા ઉપવાસ કરીને સાંભળે છે કેટલાક આખો દિવસ ઉપવાસ કરે છે એકવાર ભોજન કરે છે કેટલાક લોકો તો કથામાં બેસે ત્યારે એવો નિયમ લે છે આ મહારાજ કથામાં જે કઈ કહેશે તે બધું મહારાજનું મહારાજને પાછું આપીને હું જેવો હતો તેવો જ અહીંથી ઘેર પાછો જઈશ આવું ન કર કથા ઘેર નહીં જાઓ તમારું કલ્યાણ થશે એ કહ્યું છે હવે મારે કઈ સાંભળવું નથી આપે સુંદર બોધ આપ્યો છે જે સાંભળ્યું છે એવું હું મનન કરી ગુરુજી કૃતાર્થ થયા છે ચતુર્થ સ્કંદ ની સમાપ્તિ કરી પંચમ સ્કંદ નો આરંભ કરે છે પંચમ સ્કંદ માં પરમહંસોની કથા છે હંસ પરમહંસ અને શ્રી પરમ ગ્રંથોમાં એવા ભેદ મળે છે હું સમય મોટો સદગુણ હોય દૂધ અને પાણી ભેગું કરીને તમે હંસને આગળ રાખો તો હંસ પાણી છોડે છે દૂધ પી જાય છે આ જગત શું છે દૂધ અને પાણી બે ભેગા થઈ ગયા આ જગત જડ અને ચેતન બે મિશ્રણ છે આ શરીર જડ છે આત્મા ચેતન છે જળ અને ચેતન બે તત્વો જુદા છે જુદા હોવા છતાં એકરૂપ થયા છે જળ શરીર થી ચેતન આત્માને અલગ કરવો છે હું શરીર નથી શરીર તો માટીનું પૂતળું છે આ શરીર માટીમાં મળી જશે ગમે તેવું શરીર હોય શરીર જળ છે આત્મા ચેતન છે જળ ચેતન બે તત્વો જુદા છે જુદા હોવા છતાં એક રૂપ થયા છે જળ ચેતન ની કાંઠ પડી છે આ કાંઠ જે છોડે છે જળ શરીર થી ચેતન આત્માને જે અલગ કરે છે તેને પરમહંસ શકે છે નારિયેળના અંદર કાચલી હોય છે કાચલી અંદર કોપરું હોય છે કાચલી અને કોપરું બે તત્વો જુદા છે કોપરામાં રસ છે સ્વાદ કાચલીમાં નથી કોપરામાં સ્વાદ છે કાચલીથી કોપરું જયારે અલગ થાય ત્યારે જ કોપરા પાક આ શરીર શું છે શરીર કાચલી જેવું છે અને શરીરના અંદર શુદ્ધ ચેતન જે આત્મા છે એ કોપરા જેવો છે નારિયેળમાં પાણી હોય ને ત્યાં સુધી કાચલી એ કોપરાને છોડતી જ નથી વળગીને જાય છે સંસારનું કોઈ પણ સુખ જેને મીઠું લાગે છે એને થી જુદો આત્મા દેખાતો નથી નારિયેળનું પાણી એકદમ સુકાઈ જાય તો કાચલી અને ગોટો બે જુદા પડે પરમહંસ તે છે જે શરીરથી જેને આત્માને અલગ કર્યો જેના જળ ચેતનની ગાંઠ જેની છૂટી ગઈ પરમહંસોના બે ભેદ બતાવ્યા છે જ્ઞાની પરમહંસ અને ભાગવત પરમહંસ જ્ઞાની પરમહંસોની નિષ્ઠા નિરાકાર બ્રહ્મ સ્વરૂપમાં હોય જ્ઞાની પરમહંસો નિરાકાર બ્રહ્મનિષ્ઠ હોય છે અને ભાગવત પરમહંશ સાકાર શ્રી રામ શ્રી કૃષ્ણમાં નિષ્ઠા રાખે જ્ઞાની પરમહંસો નો આદર્શ ઋષભદેવજી એ જગત ને સમજાવ્યું ઋષભદેવજીની આત્મનિષ્ઠા એવી દૃઢ આત્મજ્ઞાન માનવ ને થઈ શકે છે આત્મ નિષ્ઠા થતી નથી શરીર બળે છે એવી નિષ્ઠા છે કે હું બળતો નથી લાકડા ને કોઈ બાળી શકે પણ લાકડામાં જે અગ્નિ છે એને કોઈ બાળી શકે જ્ઞાની પુરુષો એવું માને છે શરીર લાકડું છે હું લાકડું નથી હું તો અગ્નિ છું હું પ્રકાશમય તેજસ્વી છું લાકડું બળે છે પણ અગ્નિ બળે નહીં ઋષભદેવજીની આત્મનિષ્ઠા એવી હતી શરીર દાવાગ્નિમાં બળે છે અને કે છે કે હું બળતો નથી હું શરીરથી જુદો છું જ્ઞાની પુરુષ આત્મનિષ્ઠ હોય છે અને ભગવત ભક્તો ભગવાન નિષ્ઠ ભગવાનના ભક્તો ભગવાનમાં નિષ્ઠા રાખે છે સર્વમાં પોતાના ભગવાન ભગવાનને જ્ઞાની પરમહંસોની કથા સુંદર છે આપણા જેવા સંસારી જીવને બહુ ઉપયોગી નથી અને તેથી સુખદેવજી મહારાજે થોડો સંક્ષેપ કર્યો છે આપણને ઉપયોગી તો ભરતજીની કથા ભગવાનના ભક્તો ભગવાનમાં નિષ્ઠા રાખે છે ભગવાનના ભક્તો એક ક્ષણ ભગવાનને ભૂલતા નથી ભગવાનના ભક્તો સર્વમાં ભગવાનને જુએ છે ભરતજીની કથા આપણને બહુ ઉપયોગી છે અને તેથી સુખદેવજી મહારાજે ભરત ચરિત્ર નો વિસ્તાર કર્યો છે ભરતસ્તુ મહાભાગવતો યદા ભગવતા અવનિતલ પરિપાલનાય સંચિંતિતા તદનુશાસન પર પંચજની વિશ્વરૂપ દુહિતરમુપયે મે તસ્યામોવા આત્મજાન આત્મસમાન રૂપશીલ વયોધારાન પંચજનયામાસ ભૂતાદિવ ભૂત સૂક્ષ્માણી સુમતિમ રાષ્ટ્રવૃતમ સુદર્શનમ આવરણમ ધૂમ્રકેતુમિતિ અજનાભન્નામય તદ્વર્ષમ ભારતમિતિ યતારભ્ય વ્યપદિશંતિ ભરતજી રાજ્ય કરવા લાગ્યા તે દિવસથી આ ખંડ નું નામ ભરત ખંડ પડ્યું છે પ્રાચીન કાળમાં આ ખંડ નામ અજનાભ ખંડ ભરતજી રાજા થયા ત્યારથી અને ભરત ખંડ લખે છે ભરતજી મહારાજ મહાન જ્ઞાની છે યોગી છે ઘર છોડીને નેપાળમાં ગંડકી નદીના કિનારે ઘર છોડીને જંગલ માં જાય એને ભગવાન જલ્દી મળે છે ઘરમાં પણ ભગવાનના દર્શન ભગવાનના માટે ઘર છોડવું જોઈએ એવું નથી ભરતજીને એવું થયું કે જ્ઞાનમાં ભક્તિમાં ઘર વિઘ્ન કરે છે એવું સમજીને ઘર છોડીને ગયા અરે જેના મનમાં ઘર છે જેના મનમાં સંસાર છે એ જ્યાં જાય ત્યાં ઘર ઉભું કરે જેના મનમાં સંસાર છે એ જ્યાં જાય ત્યાં સંસાર જ કરે છે ભરતજીએ ઘર છોડવાની થોડી ઉતાવળ કરી ઘર છોડવાની ઉતાવળ ન કરો ઘર છોડશો નહીં ઘરમાં ધીરે ધીરે સંયમ વધારો ઘરમાં ભક્તિ વધારો સંયમ અને ભક્તિ વધારશો તો વાસનાનો વિનાશ થશે અને જેના મનમાં વાસના છે એ વનમાં ગયા પછી પણ ભૂલ કરે છે ભરતજી મહારાજ ઘરમાં છોકરાઓ સાથે રમતા હતા અને તે વાસના સૂક્ષ્મ મનમાં હતી વનમાં ગયા પછી હરણ સાથે રમવા લાગી હરણ સાથે રમતા એમને મજા આવે છે ઘરમાં છોકરાઓ સાથે રમતા વાસનાનો વિષય બદલ્યો વનમાં ગયા પછી હરણ સાથે રમે પતન થયું છે ઘરમાં જ ધીરે ધીરે સંયમ વધારો ઘરમાં જ ભક્તિ વધારો ઘરમાં વાસનાનો વિનાશ કરો સૂક્ષ્મ વાસના જેના મનમાં છે તે જંગલમાં જઈને પણ સંસાર કરે છે જે બહુ સાવધાન થઈને ઘરમાં ભક્તિ કરે તેને ઘરમાં ભગવાનના દર્શન વનમાં ગયા પછી જે સાવધાન રહેતો નથી તેને વનમાં પણ માયા ત્રાસ આપે મીરાબાઈ ને ઘરમાં જ રાજમહેલમાં ગોપાલજી ના દર્શન થયા નરસિંહ મહેતા ને ઘરમાં શ્રી કૃષ્ણ ના દર્શન થયા તુકારામ મહારાજ ના ઘરમાં વિઠ્ઠલનાથજી પ્રગટ થયા ભગવાન ના માટે ઘર છોડવું જોઈએ એવું નથી ઘરમાં સાવધાન થઈને ભક્તિ કરો ઘરમાં ધીરે ધીરે વાસનાનો વિનાશ કરો સૂક્ષ્મ વાસના મનમાં હશે તો વનમાં ગયા પછી પણ મરણ બગડશે ભરતજીના મનમાં સૂક્ષ્મ વાસના હતી સૂક્ષ્મ વાસના જ્ઞાની ને યોગીઓને પણ ત્રાસ આપે